એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ હા વાર્તાનું નામ છે લાલ ટોપી એક હતો રાજા એ રાજાના કુંવરનું નામ લાલ ટોપી હતું કુંવર નાનો હતો ત્યારે રાજાએ એને લાલ ટોપી આપી હતી હો ભાઈ આ રાજાનો કુંવર તો તે લાલ ટોપી કાઢતો જ નહોતો એટલે તે ઉપરથી બધા તેને લાલ ટોપી કહેતા કુંવર તો મોટો થયો તો પણ લાલ ટોપી કાઢે નહીં આ લાલ ટોપી મોટો થયો વાંચતા લખતા કાંઈ શીખ્યો નહીં હો ભાઈ એટલે રાજાને ચિંતા થઈ રાજાએ લાલ ટોપીને લખતા વાંચતા શીખવાડવા માટે એક શિક્ષક રાખ્યો રાજાને એમ કે શિક્ષક લાલ ટોપીને લખતા વાંચતા શીખવાડશે તો જે કાંઈક શીખશે પણ લાલ ટોપી તો કોઈની કાંઈ વસ્તુ પાસે રાખે જ નહીં હો ભાઈ શિક્ષકો જે શીખવાડે તે બધું લાલ ટોપી પાછું આપી દે આમ ને આમ રાજાનો આ કુંવર તો પંદર વર્ષનો થયો પણ લખતા વાંચતા કાંઈ આવડે નહીં એટલે રાજાને તો ભારે શરમ થાય હો રાજાએ લાલ ટોપીને બોલાયો લાલ ટોપી આવ્યો રાજા કે બેટા લાલ ટોપી તારે એક વર્ષ માટે અહીંથી દૂર બીજા એક શિક્ષકની પાસે ભણવા જવાનું છે તું એમની પાસે રહીને ભણજે એટલે તને લખતા વાંચતા આવડી જાય લાલ ટોપી તો એના પપ્પાની વાત માની અને બીજે ગામ ભણવા ગયો બરાબર એક વર્ષ થયું ને લાલ ટોપી રાજાની પાસે પાછો આવ્યો દીકરાને આવેલો જોઈને રાજાએ તો લાલ ટોપીને પૂછ્યું બોલ બેટા લાલ ટોપી આ તમે બહાર ગામ ભણવા ગયા હતા તે વળી કાંઈ કઈ વિદ્યા શીખીને આવ્યા છો શું ભણીને આવ્યા છો લાલ ટોપીએ તો ઠાવકું મોઢું રાખીને રાજાને કહ્યું પિતાજી પિતાજી હું મારા ગુરુ પાસેથી કૂતરાની ભાષા બોલતા અને સમજતા શીખી આવ્યો છું લો બોલો લાલ ટોપીની આ વાત સાંભળીને રાજાને તો બહુ ગુસ્સો આવ્યો હો ભાઈ કઈ શીખી શીખીને કૂતરાની જેમ બોલતા ને એની ભાષા સમજતા શીખાતી હશે બીજા દિવસે રાજાએ પોતાના દીકરા લાલ ટોપીને પાછો એક વર્ષ માટે બીજા એક શિક્ષક પાસે ભણવા મોકલી દીધો બોલો લાલ ટોપી તો આ એક વર્ષ ત્યાં રહ્યો અને એક વર્ષ પૂરું થયું એટલે પાછો રાજાની પાસે પોતાના દેશમાં આવ્યો કનૈયા કુંવર જેવા દીકરાને પાછો આવેલો જોઈને રાજાએ લાલ ટોપીને પૂછ્યું બોલો બેટા લાલ ટોપી આ તમે બહાર ગામ ભણવા ગયા હતા તે ત્યાંથી વળી શું શું શીખીને આવ્યા છો તે તો જરા અમને કહો લાલ ટોપીએ કાબરબેનની જેમ ઠાવકું મોઢું રાખીને કહ્યું પિતાજી આ વખતે છે ને છે ને આ વખતે હું તો દેડકાની ભાષા શીખીને આવ્યો છું ડ્રાઉ ડ્રાઉ લે બોલો લાલ ટોપીની આ વાત સાંભળીને રાજાના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો ગુસ્સામાં અને ગુસ્સામાં રાજાએ તો કહી દીધું કે અત્યારે ને અત્યારે તું ત્રીજા ગુરુ પાસે બાર ગામ ભણવા માટે પાછો જા હવે ત્યાંથી જો કાંઈ વિદ્યા શીખીને નહીં આવે તો હું તને આ રાજમહેલમાંથી અને આ દેશમાંથી પણ કાઢી મૂકીશ લો બોલો લાલ ટોપી તો રાજાની આવી વાત સાંભળીને વળી પાછો એક વર્ષ ત્રીજા એક શિક્ષક પાસે ભણવા ગયો બરાબર એક વર્ષ પૂરું થયું એટલે લાલ ટોપી પાછો રાજા પાસે હાજર થયો રાજાએ વળી પાછું પૂછ્યું બોલો બેટા લાલ ટોપી તમે હવે તો કાંઈ શીખી બીખીને આવ્યા છો કે નહીં લાલ ટોપીએ જવાબ આપ્યો પિતાજી છે ને છે ને છે ને આ વખતે હું કબૂતરની ભાષા શીખીને આવ્યો છું કબૂતરની લો બોલો લાલ ટોપીની આ વાત સાંભળીને રાજાના ગુસ્સો તો ભાઈ સાતમાં આસમાને પહોંચી ગયો હો ખૂબ ગુસ્સો આવ્યો એમને રાજાએ તો કહી દીધું કે આજથી મારો દીકરો તું નથી તારા જેવા ઠોઠડા દીકરા કરતા તો મારો કોઈ દીકરો ના હોય એ વધુ સારું અત્યારે ને અત્યારે તું આ દેશ અને રાજમહેલ છોડી દે લાલ ટોપી તો રાજાની આ વાત માનીને નીકળી ગયો અને બાજુના એક દેશમાં જઈ પહોંચ્યો ભાઈ બીજો દેશ હતો ત્યાં આ લાલ ટોપી તો મનમાં વિચાર કરતો હતો કે હવે હું રાતવાસો ક્યાં કરીશ રાત ક્યાં રોકાઈશ આવું વિચારતો હતો ત્યાં એ ગામના લોકોએ ગામને પાદર આવેલું એક મંદિર બતા બતાવ્યું અને કહ્યું અમે અજાણ્યા માણસોને અમારા ઘરમાં નથી રહેવા દેતા એટલે તારે જો રાત રોકાવું હોય તો સામે પેલા મંદિરમાં રાતવાસો કરજે ત્યાં રોકાજે પણ જો સાંભળ એ મંદિર કુકુરેશ્વરનું છે અને એ મંદિરની આસપાસ રાત્રે ડાઘિયા કૂતરાઓ ચોકી પહેરો કરે છે આ કૂતરાઓ કોઈ માણસને મંદિરની નજીક પણ નથી જવા દેતા અને કોઈ જાય તો એને કરડી જાય છે હવે તું જો જઈ શકે તો સુખેથી જા અને મંદિરમાં રાત પસાર કર પછી તો લાલ ટોપી ગામમાંથી એક વેપારીની દુકાનેથી થોડુંક ખાવાનું લઈ અને કુકુરેશ્વરના મંદિરમાં ગયો લાલ ટોપીને જોઈને કૂતરા તો કાંઈ બોલ્યા નહીં હો ભાઈ જાણ મિયાની મીંદડી બની ગયા સવાર થઈને લાલ ટોપી તો મંદિરની બહાર આવ્યો ડાઘિયા કૂતરાઓએ તો એને એક પણ બટકું નહોતું ભર્યું હો ભાઈ આમ લાલ ટોપીને સાજો નરવો પાછો આવતો જોઈને પેલા વેપારીએ બધી વાત પૂછી લાલ ટોપી તો કે અરે ભાઈ એમ નવાઈ ન પામો આ તમે બધા કૂતરાઓની ભાષા નથી જાણતા એટલે એ તમને કરડે છે મને કૂતરાની ભાષા બોલતાય આવડે અને સમજતાય આવડે અરે આ મંદિરની અંદર ઘણા બધા પૈસા અને ધન દોલત દાટી છે અને આ કૂતરાઓ એની રક્ષા કરે છે ભગવાને પોતે જ આ કૂતરાઓ અહીંયા પૈસાની રક્ષા કરવા માટે રાખ્યા છે જે જગ્યાએ ધન દોલત દાટી છે તે જગ્યા મને કૂતરાઓએ પોતે બતાવી છે અને મને તો એ કરડ્યા પણ નથી લાલ ટોપીની આ વાત સાંભળીને પેલા વેપારીએ બીજા કોઈને આ વાત ન કહેવા માટે કીધું હો કોઈને આ વાત ન કરતો લાલ ટોપી એમ કીધું અને લાલ ટોપીને સાથે લઈને વેપારી મંદિરમાં અંદર ગયો અને જે જગ્યાએ પૈસા દાટ્યા હતા ને તે બધા લઈ લીધા અને લાલ ટોપીને પણ ઘરે લઈ ગયો અને પછી એને ખૂબ સારી રીતે રાખ્યો એક દિવસ ચોમાસાનો દિવસ હતો ઘણો બધો વરસાદ પડ્યો એટલે દેડકાઓ બોલવા લાગ્યા લાલ ટોપીએ આ સાંભળ્યું તો દેડકાઓ આમ ગાતા હતા ડ્રાઉં ડ્રાઉં ડ્રાઉ લાલ ટોપી સાંભળજે તું રે ડ્રાઉં માલવ નામનો દેશ છે ડ્રાઉં જલ્દી ભાગજે અહીંથી ડ્રાઉં તારે ખંભે આવી બેસશે એક સફેદ કબૂતર ડ્રાઉ તું બનીશ રાજાનો દીકરો અને થશે તું એક દિવસ રાજા પોતે ડ્રાઉ લો બોલો દેડકાઓ આવું બોલતા હતા ચોમાસામાં દેડકાની અવાજ સાંભળીને લાલ ટોપી તો વેપારીની પાસેથી થોડાક પૈસા લઈ અને ઘોડા ઉપર બેસીને માલવ દેશ જવા નીકળો બે સફેદ કબૂતર લાલ ટોપીના ખભા ઉપર આવીને બેઠા અને કહ્યું ગુગુ ગુ ગુગુ ગુ લાલ ટોપી અમારા દેશનો તું રાજા બન કેમ કે અમારા રાજા કોઈ નથી પછી તો ભાઈ આપણો આ લાલ ટોપી દિવસો ગયા અને માલવ દેશનો રાજા બની ગયો તો ભાઈ મજા પડી ને આ લાલ ટોપી કેવો હોશિયાર નીકળો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો